આ દ્વિજ કર મંગલાચરણ જીજે દંડવત પ્રણામ ચિંતા સંતાન હંતારો યસ્વાદાંબુજરેણ ક્રિયાનામ તાનિજાચાર્યમ પ્રણમામી મુહુર્મુહુ ધનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम ગઈકાલે આપણે વાર્તા સાહિત્યમાં શિષ્ટાચાર એ વિષય ઉપર ચર્ચા કરી હતી તમે લોકોએ બહુ સારી રીતે ભાગ લીધો અને પ્રસંગો યાદ કરીને એમાં કઈ રીતે શિષ્ટાચારનું નિરૂપણ છે એ તમે સમજાવ્યું હવે એક મુદ્દો એ છે સમર્પણના વિષયમાં આપણે એ વાત જોઈ કે આપણું જે કંઈ પણ છે એ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ બ્રહ્મ સંબંધ વખતે અને એમાંથી જે પ્રભુના લાયક હોય એનો વિનિયોગ પ્રભુની સેવામાં કરીએ છીએ જે મહાપ્રભુજી આપણને એ જણાવે છે કે જ્યારે આપણે આત્મનિવેદન કરીએ છીએ તે વખતે જે વસ્તુ આપણા પાસે છે એનું તો આપણે સમર્પણ કરીએ જ છીએ પરંતુ જે વસ્તુ નથી પણ ભવિષ્યમાં આપણને પ્રાપ્ત થવાની છે એ સંબંધી આપણી જે મમતા છે એનું પણ સમર્પણ પ્રભુને આપણે આત્મનિવેદન વખતે કરી દઈએ છીએ એટલે ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાલ સંબંધી આપણી અહંતા અને મમતાના વિષયો છે એ બધાનું સ્મરણ કરીને એને યાદ કરીને આપણે પ્રભુને એનું નિવેદન કરીએ છીએ એટલે સિદ્ધાંત રહસ્યમાં એક એવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે કે બ્રહ્મ સંબંધ થવાથી તે ક્ષણ સુધી એટલે બ્રહ્મ સંબંધ થવાની જે ક્ષણ છે ત્યાં સુધીનું તો બધું આપણે પ્રભુને સમર્પિત કર્યું પણ આપણો વ્યવહાર ત્યાં સુધી સીમિત તો રહેશે નહીં આગળ પણ વ્યવહાર ચાલુ રહેશે જે વસ્તુઓ આપણી પાસે તે ક્ષણ સુધી છે તે વસ્તુઓમાં પણ વધઘટ આગળ જઈને થવાની છે તો એનો સંબંધ પ્રભુ સાથે થયો ગણાય કે ન ગણાય અને જો વસ્તુ જ નથી અને એનું સમર્પણ એનો સંબંધ પ્રભુ સાથે નથી થયો તો એની નિર્દોષતા કેવી રીતે ગણાય તો એનો ઉપાય શાસ્ત્રી ઠાકોરજીએ સ્વયં જ સિદ્ધાંત રસીમાં બતાવ્યું છે કે બ્રહ્મ સંબંધના ક્ષણ વખતે તો આપણે આપણી જે વસ્તુઓ છે હાથમાં કે આપણા કબજામાં એને સ્મરણ કરી અને દરેકનું પ્રભુ સાથે સંબંધ જોડી દઈએ છીએ અને એ આપણા પાસે છે એટલે નિવેદન થયા પછી આપણે એનો ઉપયોગ પણ પ્રભુ કાર્યમાં કરીશું હવે જે વસ્તુ આપણા પાસે અત્યારે છે જ નહીં ભવિષ્યમાં પ્રાપ્ત થવાની હોય એ શું પ્રાપ્ત થશે કેટલી થશે પ્રભુ યોગ્ય હશે કે નહીં હોય એની તો અત્યારે પણ આપણને કોઈ કલ્પના હોય નહીં તો એનો સંબંધ નિવેદનના રૂપમાં એ ખાલી વિચારના રૂપમાં આપણે કરી દઈએ કે જે કંઈ પણ હશે તે બધું આપણે અત્યારે એની એના સંબંધી આપણી મમતાને પ્રભુને સાથે જોડી રહ્યા છીએ પણ એટલું પર્યાપ્ત નથી જો આપણે એટલું જ કરી અને રહી જઈએ તો પ્રભુ સાથેનો સંબંધ જ્યાં સુધી કોઈ વસ્તુનો થાય નહીં ત્યાં સુધી એ વસ્તુના દોષ જાય નહીં એવી દોષવાળી વસ્તુનો સંસર્ગ જો આપણને થાય તો આપણા અંદર પણ દોષ આવે બહિર્મુખતા આવે એટલે શ્રી ભગવાને આ પ્રશ્ન મોટે ભાગે શ્રી મહાપ્રભુજીએ જ પ્રભુને પૂછ્યો હશે અને પ્રભુ એનો ઉત્તર આપે છે કે નિવેદિભી સમર્પ્ય સર્વમ કુર્યાદથી સ્થિતિ જેણે આત્મનિવેદન કર્યું છે એણે પોતાના બધા વ્યવહારો બધું જ મને સમર્પિત કરી અને તે પછી કરવા એટલે હવે પછી આપણને જે વસ્તુ પ્રાપ્ત થશે હવે પછી એટલે બ્રહ્મ સંબંધ પછી એ બધી વસ્તુઓનો પ્રભુના કાર્યમાં ઉપયોગ કર્યા પછી આપણે એને વાપરવું એટલે શ્રી મહાપ્રભુજી આપણને આ સંબંધમાં એવી આજ્ઞા કરે છે કે હવે કેમ કે આપણા સ્વામી પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એટલે અને આપણે વૈષ્ણવ થયા તો આપણું કર્તવ્ય એ છે કે પ્રભુ કાર્યની અંદર આપણે શુદ્ધ દ્રવ્યનો ઉપયોગ કરીએ એટલે જે શુદ્ધ પ્રકારથી જે આપણે કમાવ્યું હોય તેવું એવું દ્રવ્ય એવી વસ્તુ જે જે વૃત્તિ કે આજીવિકાઓ કે નોકરી રોજ ધંધો રોજગાર જેને શાસ્ત્રમાં પાપરૂપ ગણવામાં આવ્યું છે અપરાધરૂપ ગણવામાં આવ્યું છે એવા ઉપાયથી કમાવેલું દ્રવ્ય જે છે એ પ્રભુ કાર્યમાં વાપરી ન શકાય એ પ્રભુ કાર્યમાં જ નહીં કોઈ પણ ધર્મ કાર્યમાં અગર વાપરો તો એનું એ નિષ્ફળ જાય એનું ફળ ન થાય વિપરીત ફળ પણ થાય એટલે શ્રી મહાપ્રભુજી આપણે એક મર્યાદા એ બાંધી કે આપણી જે કોઈ પણ આજીવિકા છે એ આજીવિકા શુદ્ધ હોવી જોઈએ શુદ્ધ આજીવિકાથી જે આપણે દ્રવ્ય કમાવ્યું હોય એ જ દ્રવ્ય પ્રભુ કાર્યમાં વાપરી શકાય અન્ય કાર્યમાં હોય તો એ પ્રભુ એનો અંગીકાર નથી કરતા બીજું શ્રી મહાપ્રભુજી એ પણ ચોખવટ કરી કે અગર કોઈ વ્યક્તિ પરંપરાથી એવી પાપપૂર્ણ આજીવિકા કરતો હોય તો એનો તો અચાનક જ આ સમસ્યા આવી જાય એને કે વૈષ્ણવ થયો ને અત્યાર સુધી આજીવિકા ચાલી આવતી હતી હવે એકદમથી નવી આજીવિકા ક્યાંકથી શોધવી તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પરંપરાથી આપણી એવી આજીવિકા હોય કે જે વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ હોય કે શાસ્ત્ર વિરુદ્ધ હોય પાપપૂર્ણ હોય તો એને છોડી દેવું એ આજીવિકાને છોડી દેવી જોઈએ બીજું વ્યવહારમાં આપણે પડેલા હોઈએ અને ધન સંપત્તિની આપ લે એકબીજાને થયા કરતી હોય કોઈ વસ્તુ એવી હોય કે જે વસ્તુની માલિકીના વિષયમાં ચોખવટ ન થતી હોય અને એ વસ્તુ આપણી પાસે પડી હોય તો આપણા મનમાં એમ થાય કે આપણી પાસે છે અને ઠાકોરજી લાયક છે તો એને વાપરીએ ઠાકોરજીના કાર્યમાં તો શ્રી મહાપ્રભુજી એની મનાઈ કરી કે જે સંપત્તિ આપણા હકની ન હોય એની માલિકી આપણી ન હોય એનો પ્રભુના કાર્યમાં ઉપયોગ ન કરી શકે એટલે આ બે સ્પષ્ટ માર્ગદર્શન આપણને શ્રી મહાપ્રભુજીના મળે છે કે પ્રભુ સેવામાં જેનું આપણે સમર્પણ કરીએ એ દ્રવ્ય કે વસ્તુ કેવી હોવી જોઈએ એક તો એ આપણી માલિકીની હોવી જોઈએ તેના ઉપર બીજા કોઈનો હક હિસ્સો ન હોય અને બીજું શુદ્ધ ઉપાયથી શુદ્ધ આજીવિકાના ઉપાયથી એ કમાવેલી હોવી જોઈએ પાપપૂર્ણ આજીવિકા ન હોવી જોઈએ હવે વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છીએ કે ઉત્તમ બ્રાહ્મણોથી સંન્યાસીઓથી લઈને કે બ્રહ્મચારીથી લઈને સમાજના એકદમ છેલ્લા સ્તરના દૈવી જીવો છે એને શ્રી મહાપ્રભુજીએ સેવક બનાવ્યા છે અને એમની આજીવિકામાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો આપણે અત્યારે એ વિષય ઉપર વિચાર કરવો છે કે એક તો આપણે એને આઈડેન્ટિફાય કરીએ કે કેટલી પ્રકારની આજીવિકાવાળા સેવકો મહાપ્રભુજીના કાલમાં થયા હતા અને એ આજીવિકાના ઉપાયમાં કોઈ એવા પ્રસંગો આપણને જોવા મળે છે કે જે આજીવિકા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ માટે કે સેવા માટે માન્ય ન કરી હોય તો એને આપણે યાદ કરવા જોઈએ અને એના સામે અત્યારની સ્થિતિ પણ જો આપણે વિચારી શકીએ તો એનો પણ વિચાર કરવો જોઈએ કે વર્તમાનમાં એવી આજીવિકાના પ્રકારો એ છે કે બદલાઈ ગયા છે તો એ બદલાયા છે તો આપણે એમાંથી શું ઉપાય કાઢી શકીએ છીએ એ વિષયમાં આપણો સિદ્ધાંત શું છે તો હવે જેમને જે કોઈ પણ વિચાર સ્ફૂરતા હોય કે યાદ આવતું હોય કે કોની કયા પ્રકારની આજીવિકા હતી અને એમાંથી કઈ આજીવિકા માન્ય થઈ છે કે કઈ અમાન્ય થઈ છે આપણે પદ્મનાભદાસજીના પ્રસંગમાં જોઈએ તો પદ્મનાભદાસ કોઈ વૈષ્ણવ ના પ્રસંગમાં જોઈએ કે તે ભાગવતજી નું કરી પાઠ કરી અને તે આજીવિકા કમાવતા હતા તો જયારે તે વૈષ્ણવ બન્યા તો વૈષ્ણવ થયા ત્યારે શ્રી મહાપ્રભુજી એ કીધું કે અગર તમે ભાગવતજી વાંચો તો તમે તેના નામે પૈસા ન લેવો એટલે ભાગવતજી ના નામે પૈસા લેવા તે ખોટું કામ છે કેમ કે તે શ્રી ઠાકોરજી નું સ્વરૂપ છે તો તે સમયેથી તેમણે પ્રણ લઈ લીધો કે હું હવે કોઈ પણ છે કે પુરાણ નહીં વાંચું અને તેની આજીવિકા નહીં કમાવું એટલે પહેલા તેમની તે આજીવિકા હતી તો તેમણે એટલે ભાગવતજી હતું એટલે તે વૈષ્ણવ થાય એટલે તે ખોટું કામ હતું એટલે વૈષ્ણવ આપણે બનીએ તો કોઈ પણ આપણા પુરાણ છે તો તેને વાંચી અને આપણે આજીવિકા ન કમાવી અગર આપણા પરંપરામાં હોય મહાભારત કે રામાયણ કે વાંચતું હોય તો તે આપણે વાંચી શકીએ પણ ભાગવતજી તો આપણે ન જ વાંચી શકીએ સાચી મને બીજું એવું લાગે છે એટલે કે એક વૈષ્ણવ છે આવતું પણ એ જુગાડ રમતા હતા અને એ જુગાડમાં એટલે જુગાડમાં એટલે એ કોઈ દિવસ થાઉઝન્ડ રૂપીસ હારી ગયા એટલે એમના પપ્પાને ભરવા પડી એટલે બહુ એટલે દુઃખ એટલે એમના પપ્પા એમને બહુ ડાંટ્યું પછી એ ત્યાં ગયા એટલે એટલે પછી શ્રી આચાર્યજી પાસે જયારે મળ્યા તો શ્રી આચાર્યજીએ દ્રવ્યને માન્ય ન કર્યું અને જે વર્તમાનમાં મને એવું લાગે છે કે એટલે સપોઝ કે હું કોઈ કંપનીમાં કામ કરતો હોઉં અને એ જે હોય એને પૈસા બરાબર એટલે કે ના કમાયા હોય એનું આપણને નથી ખબર કે એને કેવી રીતના પૈસા કમાય છે સારી રીતે કે ખરાબ રીતે પણ જયારે આપણને સેલેરી આપે તો આપણે એને યુઝ કરી શકીએ આપણને તો નથી ખબર કે એને સારી રીતે એ વસ્તુને કમાયું છે કે ખરાબ રીતે તો એ સેલરી કેવી રીતે યુઝ થાય કરાય કે નહીં હા એ આપણે વિચાર કરીશું પણ અત્યારે આપણે એના પહેલા વાર્તા સાહિત્યમાં જે આજીવિકા પ્રાપ્ત કરવાના જે ઉપાયો નું વર્ણન છે એનો આપણે પેલા પરિચય લઈ લઈએ કયા કયા હતા અગર કોઈ પણ બ્રહ્મચારી છે અને તેને કોઈ પણ દિવસમાં ન મળતું હોય કાંઈ પણ તો અગર તો તે વૈષ્ણવ છે તો એ ભિક્ષા માંગીને પોતાનું ચલાવી શકે છે એટલે બ્રહ્મચારીને એની આજીવિકા ભિક્ષા જ છે એટલે એ બહુ ગર્વથી ભિક્ષા માંગી અને પોતાનો નિર્વાહ કરી શકે અને ભિક્ષામાં મળે એનાથી એ પ્રભુની સેવા પણ કરી શકે એટલે નારાયણદાસ બ્રહ્મચારી છે એ એના દ્રષ્ટાંત તરીકે આપણે લઈ શકીએ પણ તેમણે ભિક્ષા ક્યાં માંગી હતી પુષ્ટિ માર્ગ ના માટે એટલે તે પેલા પુષ્ટિ માર્ગ માટે ભિક્ષા થોડી હોય એમ નહીં કે પોતાના પેટ માટે હોય પેલા તે બધું વાંચતા હતા ને નારાયણદાસ બ્રહ્મચારીના પ્રસંગમાં એવું છે એ બ્રહ્મચારી હતા એવી જ રીતે એક બીજા નરહરિ સંન્યાસી પણ હતા એ બંને બ્રાહ્મણો બ્રહ્મચર્ય આશ્રમ અને સંન્યાસ આશ્રમમાં હતા તો ભિક્ષાથી પોતે પોતાનો નિર્વાહ કરતા અને નારાયણદાસ ને ત્યાં તો ઠાકોરજી પણ બિરાજતા હતા એટલે જે પણ પ્રાપ્ત થતું એમને એ પ્રભુને અંગીકાર કરાવતા અને એ પછી એનાથી પોતાનો મહાપ્રસાદ લેતા એટલે તાત્પર્ય એ છે એ બ્રાહ્મણ વૃત્તિ એમાં બ્રાહ્મણમાં જેમ આપણે પદ્મનાભદાસ વગેરેના દ્રષ્ટાંત લઈએ છીએ કે માધવ ભટ્ટ છે વગેરે એ બધા બ્રાહ્મણો છે અને બ્રાહ્મણની શાસ્ત્રમાં જે આજીવિકા બતાવવી છે કે શાસ્ત્ર ભણાવવું યજ્ઞ આગાદી કરવા કરાવવા કોઈ એમના શુદ્ધ સાત્વિક જીવનથી પ્રભાવિત થઈ અને એમને વગર માંગે કંઈ ભેટ આપે તો ભેટ સ્વીકારવી આ બ્રાહ્મણની આજીવિકા છે એટલે એવા આપણને બ્રાહ્મણ વૈષ્ણવના ઘણા બધા પ્રસંગ જોવા મળે છે કે જે લોકો પોતાની બ્રાહ્મણ આજીવિકાથી પોતાના સ્વધર્મનું પણ આજ પાલન કરતા હતા એમાં શ્રી મહાપ્રભુજી વગેરે સ્વયં પણ આવી જાય છે ગુરુ છે અને શિષ્ય જે પણ એમને ગુરુ દક્ષિણા તરીકે આપે એ એની આજીવિકા છે બ્રાહ્મણની તે બ્રાહ્મણ સિવાય બીજા પણ ઘણા બધા પ્રસંગો છે યાદ કરો છો જે જે બીજો એક પ્રસંગ પદ્મનામદાસજી માંથી છે કે તેઓને એટલે શ્રી ઘર થી એટલે એમને રાજભોગ આવેલ એટલે રાજભોગ આવેલો એટલે ત્યારે પદ્મનામદાસ પદ્મનામદાસને તો એટલા બધા એટલા બધા પૈસા નતા એટલે ત્યારે શ્રી અક્કાજી એ મોકલાવેલી સામગ્રી ત્યારે પદ્મનામદાસજી ત્યારે પદ્મનાભદાસજીએ કીધું તું કે એટલે શ્રી ઠાકોરજીને કીધું તું કે તમે આ આરોગવું છે કે પછી શ્રી મહાપ્રભુજીના ઘરથી આવેલું સામગ્રી તો પછી શ્રી નાથજીએ કીધું કે મને તો પછી તારી સામગ્રી જ આરોગવી છે છોલા જ આરોગવા છે એટલે પછી ત્યારે એટલે શ્રી એટલે પદ્મનામદાસજી તો પોતાના દ્રવ્યથી જ સામગ્રી ધરાવતા હતા અને એક વૈષ્ણવ હતા કે તે જે રીતે મેં કહ્યું કે મહાભારતનું આપણે વાંચી શકીએ તો એ વૈષ્ણવે દરબારમાં આવી અને મહાભારત વાંચી હતી રાજાએ બોલાવ્યા હતા તેમને તો એમણે એટલે આપણે મહા એટલે આપણા પહેલેથી આવતું હોય પરંપરામાં તો આપણે વાંચી શકીએ નહીં તો નહીં અને માર્ગમાં કેવલ ભાગવત પુરાણ જે છે એને આજીવિકા માટે બનાવી કરવામાં આવી છે ભાગવત સિવાયના કોઈ પણ પુરાણ છે એની કથા કરીને કોઈ આજીવિકા ચલાવે તો એમાં શ્રી મહાપ્રભુજીને કઈ વાંધો નથી જો પરંપરાથી આજીવિકા હોય આપણે છેક પુરુષોત્તમદાસ જોવા મળે છે કે જે એટલા ધન સંપન્ન હતા એટલે એમનો વેપાર વાણિજ્ય એટલું હતું કે કાશીના રાજા એમની પાસેથી પૈસાની જરૂર પડે તો આવતા લેવા માટે રાજા સામેથી મળવા માટે આવતા એટલા એ સંપન્ન હતા તો એવા વૈષ્ણવ પણ થયા એ જ રીતે રામદાસ સારસ્વત છે એમનો પણ પ્રસંગ છે એ બહુ રોચક પ્રસંગ છે એમની પાસે સારો પૈસો હતો અને જ્યારે વૈષ્ણવ થયા તે પછી પ્રભુ સેવામાં એટલું મન લાગ્યું કે એમને એમ થયું કે હવે મારે બીજો નોકરી ધંધો કરીને એમાં મારો સમય હું બહાર એમાં વિતાવું એના કરતા સારી વસ્તુ છે કે હું પ્રભુ સેવામાં મન લગાવું અને આગળ પછી પૈસાની ચિંતા ન રહી જાય એટલા માટે એમણે એમ વિચાર્યું કે મારો પૈસો વ્યાજે રાખી દઉં તો એમણે પોતાના પૈસા વ્યાજ ઉપર આપી દીધા એટલે એમાંથી જે ઇન્ટરેસ્ટ આવતું એનાથી ખૂબ આનંદથી સેવા કરતા તો એવું કરતા ઠાકોરજી એમને એમ જણાવ્યું કે એમને સારું ન લાગ્યું એમને ઠાકોરજીને કે તે મને વ્યાજ ઉપર રાખ્યો એમ એટલે તાત્પર્ય નું એ કે હવે એટલો નિશ્ચિંત થઈ ગયો છો તું એમ તો એના કારણે ઠાકોરજી તે જમાનામાં વ્યાજનો પૈસો સારો ન ગણાતો એ આપણે ત્યાં જ નહીં પરંતુ દુનિયાના તમામ ધર્મોમાં મોટે ભાગે યહૂદી ધર્મને છોડીને વ્યાજનો પૈસો દરેક ધર્મમાં ખરાબ મનાયો છે એટલે તમારી પાસે પૈસા છે ને તમે કોઈને આપો જેની જરૂર છે પૈસાની અને એ તમારા વચ્ચે નક્કી થાય કે ભાઈ તમે મને હજાર રૂપિયા આપ્યા હું તમને દર મહિને પચીસ રૂપિયા આપીશ અને જ્યારે મુદત પૂરી થશે ત્યારે હું એ હજાર રૂપિયા પણ તમને પાછા આપી દઈશ તો આપણી જે પૈસો છે એ વ્યાજ લેનાર વ્યક્તિ છે એ વાપરે એનાથી જે કરવું હોય તે કરે અને એનું ઉપરની જે વ્યાજની રકમ છે એ આપણને આપ્યા કરે તો આ વસ્તુ છે પેલા સારી ન ગણાતી હવે અત્યારનો સમય એવો છે કે આખું અર્થતંત્ર છે પૈસાનો વ્યવહાર બધા વ્યાજના ઉપર જ ચાલે છે તો હવે આખો વ્યવહાર બદલાઈ ગયો છે એને કારણે જેની વસ્તુની નિંદા કરેલી છે એ આજે વ્યાપક દોષ થઈ જાય તો એ દોષ ન ગણાય એ રીતે હવે એ દોષ રૂપ નથી મનાતો અને એના સિવાય બીજો હવે કોઈ ઉપાય પણ રહ્યો નથી ગદાધરદાસજીના પ્રસંગમાં જોઈએ છીએ કે એ અવ્યાવ્રત હતા બ્રાહ્મણ હતા એ પણ મહાપ્રભુજીના સેવકોમાં બ્રાહ્મણ ઘણા બધા છે અને એ પોતે બીજી કોઈ આજીવિકા ન કરતા કોઈ વગર માંગે એમને સન્માનજનક બ્રાહ્મણ જાણીને આપી જતા એનાથી પોતે પોતાનો નિર્વાહ કરતા હતા તો એ આજીવિકા એમની ઉત્તમ આજીવિકા હતી હરિવંશ પાઠક તો નોકરી કરતા હતા એક મુસલમાનને હાકીમને ત્યાં જેનો પ્રસંગ આપણે ગઈકાલે જોયો હતો કે ડોલનો ઉત્સવ આવ્યો અને ઠાકોરજી એમને જણાવ્યું કે તું મને ડોલ નહીં ઝુલાવે તો પછી એમણે હાકીમ એમના ઉપર ખૂબ પ્રસન્ન હતો એમના પાસેથી ઘોડો માંગીને પછી એ ડોલની સેવા પહોંચવા માટે ઠાકોરજીની પાસે પોતાના આવ્યા એવી રીતે ઘણા બધા પ્રસંગો છે કેટલાક જેમ સૂત્ર કાપીને સૂતર કાપીને કરતા કેટલાક લોકો ખેતી કરતા હતા કેટલાક લોકો વિષ્ણુદાસ છીપાના પ્રસંગમાં આવે છે કે કપડાં છાપીને એનો વ્યવસાય કરતા હતા કોઈ લોકો સંગીતકાર કવિ એ પ્રકારના હતા કેટલાક લોકો ભાગીદારીમાં ધંધો કરતા હતા એવા ઘણા બધા આપણને આમાં આજીવિકાના પ્રકાર જોવા મળે છે પણ જે જે ઉપાયો એવા હતા જેમ તમે લોકોએ હમણાં યાદ અપાવ્યું કે પદ્મનાભદાસજી ભાગવત કથાની આજીવિકા કરતા હતા તો શ્રી મહાપ્રભુજી એમને ના પાડી તે જ રીતે કેટલાકના એવા વ્યવસાય હતા જેમ જુગાર વગેરે રમતા હતા એનાથી પૈસા કમાવતા હતા એ આજીવિકાને પણ સારી આજીવિકા નહીં માની અને શ્રી મહાપ્રભુજીએ એની ભેટ સ્વીકારવાની ના પાડી હતી કોઈ તમને સૂચતું હોય તો બોલો હજી જે જે મને જે જે હા બોલ પેલા રાજીવ બોલ જે જી જી જે જે મને સંતદાસ ચોપડાના પ્રસંગમાંથી એટલે એમની પાસે પહેલા તો બહુ પૈસા હતા પણ પછી એમના એટલે શ્રી આચાર્ય જે કીધું તું કે એમનો બધો પૈસો ચોરાઈ જશે તો એમણે ચોવીસ ટકા ની પૂંજી રાખેલી ચોવીસ ટકા ની પૂંજી રાખેલી તો પછી એમાંથી કોડીના એટલે કોડી બજાર માં વેચતા હતા એટલે એવી રીતે કરીને એક થોડો વખત એટલે એક વખત એમને બધા વૈષ્ણવ એટલે થોડા પૈસા મોકલાયા તો એમને એ પૈસા ના લીધા ને શ્રી ને ભેટ કરી દીધી જેથી એ વાત જો સંતદાસનું એક ખાસ પ્રસંગ છે એમની પાસે પણ દ્રવ્ય ઘણું હતું પછી મહાપ્રભુજીએ ભવિષ્યવાણી કરી કે હવે તારું દ્રવ્ય નષ્ટ થશે તો ઠાકોરજીના માટે ઠાકોરજીની સેવામાં કોઈ જાતની અડચણ ના આવે એટલું દ્રવ્ય એમણે ઠાકોરજીનું અલગ કાઢ્યું એનાથી ખૂબ વૈભવથી પોતે ઠાકોરજીની સેવા કરતા બીજું બધું દ્રવ્ય નષ્ટ થયું ત્યારે એમણે ઠાકોરજીના દ્રવ્યમાંથી લોન લીધી લોન લીધી એટલે નો ધંધો કરવા માટે થોડાક પૈસા એમાંથી પૂછી ના લીધા હવે પોતાનું જ દ્રવ્ય હતું તેમ છતાં એમાંથી ઠાકોરજીનું અલગ કર્યું એમાંથી એમણે લોન લીધી અને એની જે વ્યવસાય કરતા એમાંથી એમને જે એમણે નક્કી કર્યું હું આટલો ધંધો કરીશ એટલે જે દોઢ ટકા જેટલું એ ધંધો કરતા એ એની પોતાની કમાઈનો પૈસો ગણતા અને એની સામગ્રી ભોગ સામગ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીને જુદી કરતા અને એનો જે પોતે પ્રસાદ લેતા બાકી ઠાકોરજીના દ્રવ્યમાંથી તો ઠાકોરજીનો સ્નેહભોગ ખૂબ સારી રીતે પહોંચતા હતા તો અહીંયા આપણને એ વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે જે વસ્તુ ઠાકોરજીને ભેટના રૂપમાં અપાયેલી હોય કે જે દ્રવ્ય ઠાકોરજીના ભેટનું હોય એ દ્રવ્ય કદી પણ આપણા ઉપયોગમાં આવવું ન જોઈએ પણ હમણાં ઠાકોરજી માટે ભેટ લીધી હતી અને એમાંથી થોડો ભાગ લઈ લીધો ભેટ લીધી નથી ભેટ ધર્યું પોતાનું દ્રવ્ય હા તો પોતાનું દ્રવ્ય ભેટ ધર્યું તો તેમાંથી લીધું તે ભેટ માંથી લીધું જ કેવાય ને તો પછી તે પોતાના ધંધા માટે તે કેવી રીતે વાપરી શકે એમણે ધંધો શરૂ કર્યો તો તે કેવી રીતે વાપરી શકે ધંધો શરૂ કરવા જેમાં આપણે કોઈ પાસેથી લઈએ લોનના રૂપિયા અને પછી આપણે એને પાછા ચૂકવી દઈએ તો એ વ્યવહાર છે ને આપણો એ રીતે એમણે ઠાકોરજીના માંથી કર્યું સમજાય હા બોલ હિલક હેલો જય જય હા શરણ નામ આજીવિકા એટલે એ હાકીમ હતા એક ગામના તો પણ એમના કામમાં એટલું બિઝી રહેતા હતા કે પછી એ ઠાકોરજી ની સેવા નથી કરી નતા કરી શકતા જે જે એટલે આપણે આવી આજીવિકા ના હોવી જોઈએ જેમથી આપણે એટલા આપણા કામમાં બિઝી રહી જઈએ કે આપણે ઠાકોરજીનું ના વિચારી શકીએ અને જે જે જે પેલા જુગાડમાં હજાર રૂપિયા હારી ગયા હતા તો પછી જેલથી ભાગી ગયા પછી એ જે એક બીજા ગામે જતા રહે ને ત્યાં નાના છોકરા ભણાવતા હતા ને એમને બહુ મારતા હતા પછી કૃષ્ણદાસ આયા અને કીધું કે તમે અમને ના મારો નહીં તો નહીં તો તમને બહુ ખરાબ થશે છે એક વાર્તા લઘુ પુરુષોત્તમ દાસ નો પણ પ્રસંગ આવી શકે કે એટલે એ કવિ હતા અને એ રાજાઓનો જસ કરતા હતો તો તે પછી એમને શ્રી આચાર્યજી નો સંગ થયો તો તે પછી શ્રી આચાર્યજી એમના પહેલા જન્મની એમને બધી વાત કરી કે તમે આવી રીતે રાજાને ત્યાં એટલે એમને કીધું કે તમે આ જસ કરો છો એના બદલે તમે શ્રી ગોવર્ધનનાથજીને જસ ગાઓ તો તમારો જીવન કૃતાર્થ થશે તો પછી એ રાજા સામે જસ ગાતા હતા તો પછી ઓબ્વિયસલી એમને ધંધો મળતા ધંધો આપતા જ હશે તો તે પછી એમને ખબર પડી કે આ ખોટું છે તો પછી તેમને શીખવું ગોવર્ધનનાથજી નો એટલે ગાવા માંડ્યા હતા કીર્તન એ તો એવું છે કે અગર કોઈ શેઠિયા સાવકારના ગાઈને પૈસા મળતા હોય તો એમાં કઈ અનુચિત નથી પણ પોતાની કલાનો વિનિયોગ ભગવત કાર્યમાં પણ થાય તો વધારે ઉત્તમ વસ્તુ છે એ એક જુદો વિષય છે હજી એટલે એ જ પૂછ્યું હતું કે આ પ્રસંગ આવી શકે કે ના આવી શકે બીજા કોઈને જે જે મને આમાંથી એક પ્રસંગ હતો લગભગ સ્ત્રી પુરુષનો એમાં એવું હતું કે જ્યારે આ માર્ગમાં આવ્યા જ્યારે એમને નામ નિવેદનની દીક્ષા થઈ એમના પછી ત્યારે એમની આર્થિક સ્થિતિ જે હતી સારી નથી તો બાકી બધા જે વૈષ્ણવો હતા એ એમની આર્થિક રીતે મદદ કરતા હતા તો પછી એમને પોતા ઉપર જ ગ્લાની આવી કે અમે બીજાના પૈસે ઠાકોરજીની સેવા એમ કેવી રીતે કરીએ અને એમ ઠાકોરજીની અગર અમારી પાસે પૈસા નથી તો અગર અમારી આજીવિકા નથી તો અમે બીજાથી કેમ આવી રીતે લઈને કરીએ એટલે પછી એ ત્યાંથી એ જગ્યા મૂકીને લગભગ આગ્રે આગ્રે હાલ્યા ગયા પછી આગ્રે પછી પોતાના હિસાબે ત્યાં જઈ કમાઈએ એવું વિચારીને પછી આગ્રા હાલ્યા ગયા એવું એવું એક લગભગ પ્રસંગ હતો એ મને એટલે એમને એમ હતું કે ધર્મના કારણે ધર્મના સંબંધને કારણે કોઈના ઉપર આપણે બોજરૂપ બનીએ અને એમને આપણો ભાર ઉઠાવવો પડે એ નહીં ઉત્તમ નથી એટલે એમને પોતાના ધર્મનો સ્વાર્થ માટે ઉપયોગ થયો એવું જણાયું એટલે એમણે એ વસ્તુ છોડી દીધી જી જય હલો છે જ આમાં ઓલો પૂરણમલ પ્રસંગ આવી શકે કે જયારે તેને આજ્ઞા થઈ કે નવું મંદિર સિદ્ધ કરાવો તો એના પિતાનું દ્રવ્ય હતું બધું તો પછી ઘટ્યું એટલે એના પોતાનો એટલે બીજાનું દ્રવ્ય હતું એટલે ઘટ્યું અને એટલે ઈચ્છતા હતા કે એનું પોતાનું દ્રવ્ય હોય એટલે એવું ઈચ્છતા હતા એટલે દ્રવ્ય ઘટાડ્યું અને પોતે અને પોતે પછી જાતે કમાવા ગયા અને દ્રવ્ય એકઠું કરીને પછી નવું બનાવ્યું સિદ્ધ કરેલું એ તો કઈ જુદી વસ્તુ છે એ કોઈ પુટ્ટી માર્ગી આખો વર્ણન નથી દેવાલયનો આખો પ્રસંગ છે આપણે પોતાના ઘરમાં પ્રભુ બિરાજતા હોય અને આત્મનિવેદન પછી શ્રી મહાપ્રભુજી ઠાકોરજી જે આજ્ઞા કરે છે તે પ્રકારનું ભક્તિ સાધના આપણે ઘરમાં કરતા હોઈએ સમર્પણ પૂર્વક એમાં શું હોવું જોઈએ એ આપણો મુખ્ય વિચારનો વિષય છે જે જે જે જે એક વૈષ્ણવનું નામ યાદ નથી પણ એટલે એ સિપાહીગીરી કરતા હતા ને એટલે શ્રી આચાર્યજી એમને એવું કીધેલું કે તમારો જેવો વિવેક ધૈર્ય અને આશ્રય તો કોઈના કોઈનામાં નથી જજે કયા વૈષ્ણવ સિપાહીગીરી કરતા હતા એ તો રજપૂત હતા વાઘાજી નો એવા ઘણા બધા છે જે લોકો મુસલમાનો ને ત્યાં નોકરી કરતા હતા કોઈ સિપાહી હતા કે કોઈ હાકીમ હતા કોઈ મુનિમ હતા પણ આ બધામાં સમજવાની વસ્તુ એ છે કે જે નિંદિત આજીવિકા નથી વૈષ્ણવ ધર્મના વિરુદ્ધ નથી પાપપૂર્ણ આજીવિકા નથી જેમાં છેતરપિંડી કે એવું કપટ નથી એ આજીવિકા માન્ય ગણાય છે અને એ આજીવિકાથી આપણે કમાવેલું દ્રવ્ય છે એ પ્રભુ કાર્યમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ પણ જે દ્રવ્ય શાસ્ત્ર નિષિદ્ધ આજીવિકા હોય જેમાં અત્યંત જીવ હિંસા પરપીડા વગેરે થતી હોય એ પ્રકારની આજીવિકા છે એ કોઈ પણ ધર્મ કાર્યમાં કામ ન આવી શકે તો ભગવત કાર્યમાં આપણે એનો ઉપયોગ ન કરી શકાય એ વાત અહીંયા ખાસ સમજવાની છે અને તે જ રીતે જેમ પદ્મનાભદાસજી વગેરેના પ્રસંગમાં જોયું જગતાનંદ પંડિત છે વગેરેમાં પણ કે ભાગવત કથાથી થતી આજીવિકા છે એ પણ માન્ય નથી ગણાતી બીજાના હકનું દ્રવ્ય છે એ પણ આપણા સેવી પ્રભુના ઉપયોગમાં ન આવી શકે તે જ રીતે લાંચ રૂશ્વત વગેરે છે એનાથી મળેલું દ્રવ્ય એ બધું પણ પ્રભુ કાર્યમાં ન વાપરવું જોઈએ વ્યાજના દ્રવ્યના વિષયમાં એ સમજવું જોઈએ કે જૂના સમયમાં લોકો મજબૂરીથી વ્યાજ એટલે પૈસા આપતા ને એવું લોકો એનો પૈસો સંગ્રહ કરી લેતા જે શરાફો હતા એ અને પછી લોકોને જેનો પાસે પૈસા હોય એને પોતાનો પૈસો છોડાવવા માટે ઘણો સમય લાગી જતો ઘણી વખતે ન પણ આપતા તો આ જાતના જે વ્યવહાર છે એ હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ બીજા ધર્મમાં પણ પહેલે નિંદાપાત્ર ગણાતા હતા આજે એ બધી વસ્તુઓ નિંદાપાત્ર નથી રહી ગઈ કેમ કે બધાએ વ્યવહારને સ્વીકારી લીધા છે સારું ચલો આજે બધાએ સુંદર કરી ચર્ચા ફરી કાલે હવે આપણે સોમવારે તો ડોલ છે એટલે નહીં કરી શકીએ મંગળવારે આપણે ફરીથી કરીશું ઠીક છે